પણ પરમાત્મા છે પૃથ્વીમાં પરમાત્મા છે જળમાં પરમાત્મા છે અને તેથી તો સવારે ઉઠ્યા પછી વૈષ્ણવો ધરતી માને વંદન કરીને પગ મૂકે છે સમુદ્ર વસને દેવી પર્વત સ્તર મંડિતે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદ ક્ષમસ્વ પૃથ્વી માતાને વંદન કરે આ માટી નથી આ જમીન નથી અમારી માં છે પૃથ્વી માતાને વંદન કરો પછી પગ મૂકો પૃથ્વી સર્વનું ધારણ પોષણ કરે પૃથ્વી સર્વની માં છે આપણા ગુજરાતમાં દ્વારકાનાથ શ્રી કૃષ્ણ વિરાજ શંખ ચક્ર ગદા પદ મહાત્મા છે દક્ષિણ ભારતમાં એ જ શ્રી કૃષ્ણ શ્રી વેંકટેશ બાલાજીના સ્વરૂપમાં વિરાજ વેંકટેશ બાલાજી મહારાજ પણ ચતુર્ભુજ છે આત્મા શંખ ચક્ર ગદા પદ્મ છે વેંકટેશ બાલાજી મહારાજના મંદિરમાં તમે જ્યારે જાઓ ત્યારે અતિ ભીડ હોય વેંકટેશ બાલાજી મહારાજના મંદિરમાં જેટલી ભીડ દેખાય એટલી જગતના કોઈ મંદિરમાં તમને મળશે ગમે ત્યારે જાઓ અતિ ભીડ હોય ભગવાનના દર્શન કરવા હોય તો સાત આઠ કલાક તપશ્ચર્યા કરે તો જ ધર્મ દર્શન થાય હવે તો લોકો પૈસા આપીને આગળ જવા લાગ્યા છે પણ એ દર્શન નો બરાબર આનંદ મળતો નથી સાત આઠ કલાક જે તપશ્ચર્યા કરે એને ધર્મ દર્શન થાય વેંકટેશ બાલાજી મહારાજ ત્રિપતિ છે શ્રી ભૂદેવી અને લીલા દેવી આ ત્રણ દેવીઓના પતિ પરમાત્મા હોવાથી ભગવાનનું નામ છે ત્રિપતિ બાલાજી લોકોએ ત્રિપતિ શબ્દનો અપભ્રંશ કર્યો તિરુપતિ બાલાજી મૂળ શબ્દ છે ત્રિપતિ બાલાજી શ્રીદેવી લીલા દેવી અને ભૂદેવી આ ત્રણેય દેવીઓના પતિ પરમાત્મા નારાયણ પૃથ્વીના પતિ પરમાત્મા હોવાથી પૃથ્વી સર્વની માં છે પૃથ્વી સર્વનું ધારણ પોષણ કરે છે એને ધડા કે છે આ મારી માં છે માર્ગમાં ફૂલ પડ્યું છે એ ફૂલ ઉપર પગ મૂકીને તમે આગળ જશો તમને ફૂલ ઉપર પગ મૂકતા ભય લાગે છે મારો પગ ફૂલ ઉપર ના મને પાપ લાગશે ફૂલમાં સુગંધ રૂપે ભગવાન જ વિરાજમાં પૃથ્વીમાં ગંધ રૂપે પરમાત્માની જ સત્તા છે અને તેથી પૃથ્વી માતાને વંદન કરે આજકાલના સુધરેલા લોકો ધરતી માતાને વંદન કરતા નથી એમને બહુ ગુસ્સો આવી જાય ને તો હાથમાં જે હોય તે ધરતીમાં ફેંકી દે સાહેબ ને ગુસ્સો આવી જાય ધરતીમાં કે છે મારો બેટો ભાન ભૂલ્યો છે માનો ક્રોધમાં કદાચ ધરતીનું અપમાન કરતો હશે પણ ધરતી માં સહન કરે છે ધરતી માને ક્રોધ આવતો નથી અને કદાચ ધરતી માને ક્રોધ આવી જાય તો અરે પૃથ્વી માને ક્રોધ આવી જાય તો આપણું બધાનું અચ્યુતમ કે જેવમ થઈ જાય જગતમાં કોઈ બાકી રહેશે જ નહીં પૃથ્વી માં સહન કરે મારો દીકરો ક્રોધ કરીને મારું અપમાન કરે પૃથ્વી માં છે પૃથ્વીમાં ગંધ રૂપે ભગવાન છે પાણીમાં પરમાત્મા છે અને તેથી તો પાણી પીવાથી શાંતિ મળે કોઈ માણસને બહુ તરસ લાગી હોય એને તમે બે ચાર હજાર રૂપિયા આપો એ રૂપિયા હાથમાં આવે તો એને શાંતિ મળશે એ કે છે તમારો રૂપિયા તમારી પાસે રાખજો મને થોડું ઠંડુ પાણી આપો પાણી પીવાથી શાંતિ કેમ મળે છે પાણીમાં જે મીઠાશ છે પાણીમાં જે શીતલતા છે એ ભગવાન છે પાણીનું અપમાન કરવું નહીં પાણીનો દુરુપયોગ કરે ને બહુ પાપ લાગે પાણી અને વાણીનો જે દુરુપયોગ કરે એ અતિ દુઃખી થાય પાણીમાં પરમાત્મા છે પૃથ્વીમાં ગંધ રૂપે ભગવાન છે અગ્નિમાં ભગવાન છે વાયુમાં ભગવાન છે જે પરમાત્મા વૈકુંઠમાં છે એ જે ભગવાન મંદિરમાં વિરાજેલા છે એ ભગવાન જગતના પ્રત્યેક સ્ત્રી પુરુષોમાં છે એ જ ભગવાન પશુ પક્ષીઓમાં છે એ જ ભગવાન પૃથ્વી જળ તેજ વાયુ આકાશ પંચ મહાભૂતમાં પણ એ જ ભગવાન છે થોડી નજર બદલવાની જરૂર છે થોડો ભાવ બદલવાની જરૂર છે માનવ જગતને ભોગ બુદ્ધિથી જુએ છે માનવ જગત ને કામ ભાવથી જુએ છે અને સંતો જગત મહાત્મા સંત છે અને દુર્જન પણ છે દુર્જન જગત ને જુએ છે મન બગડે છે આન બગડે છે સંત નું મન શાંત રહે છે ભાવમાં ફેર છે દુર્જન જગત ને કામ ભાવથી જુએ છે અને સંત જગત ને રામ ભાવથી જુએ છે તુલસીદાસ મહારાજ ની દૃષ્ટિ એવી દિવ્ય થઈ હતી જગતના સ્ત્રી પુરુષોમાં એમને સીતા સીતારામજીના દર્શન થતા સિયારામમય સબ જગ જારી કરો પ્રણામ જોરી જુગ પાણી સૃષ્ટિને સુધારવી અશક્ય છે દૃષ્ટિને સુધારવી અશક્ય નથી દૃષ્ટિને સુધારો દૃષ્ટિને દિવ્ય બનાવો જગતને ભગવત ભાવ છે જગતના પ્રત્યેક સ્ત્રી પુરુષોમાં પશુ પક્ષીમાં પરમાત્માની જ સત્તા છે ભગવત ભાવ જે સર્વને જુએ છે સર્વમાં ભગવાનના જે દર્શન કરે છે એને એક દિવસ એને પોતાના અંદર પણ ભગવાન દેખાય અરે સર્વમાં ભગવાન છે તો પછી મારા અંદર કોણ છે તમારા અંદર પણ ભગવાન તમારા અંદર ભગવાન છે તેથી તો તમે આ ભીડમાં શાંતિથી બેસીને કથા સાંભળો છો તમારા અંદર ભગવાન છે ભગવાન ન હોય તો તમે શાંતિથી બેસી શકો તમારા અંદર ભગવાન છે તમને બધાને વંદન કરવાની ઈચ્છા થાય અત્યારે તો ભગવાન છે પણ કથા પૂરી થયા પછી ભગવાન રહેશે કે નહીં શંકા જે સર્વમાં ભગવાનને જુએ છે સર્વમાં ભગવાનના દર્શન કરતા જે પોતાના દેહને ભૂલે છે એને આત્મ સ્વરૂપમાં નારાયણના દર્શન થાય છે સાક્ષાત પરોક્ષાત બ્રહ્મ તરત શોકમ દર્શનથી બહુ શાંતિ મળે છે પરીક્ષિત રાજાએ કથા સાંભળી અને તે કથા શ્રવણ કરવાથી કાનમાંથી ભગવાન હૃદયમાં પ્રવેશ કરે છે પરીક્ષિતને હૃદયમાં નારાયણના દર્શન થાય હૃદયમાં ભગવાનના દર્શન કરવાથી પરીક્ષિત નિર્ભય થયા છે તક્ષક નાગ ની મને બીક લાગતી નથી તક્ષક નાગ ભલે શરીર ને કરડે હું શરીર નથી મારા અંદર ભગવાન છે કથામાં કેવી શક્તિ છે કથા પરીક્ષિત રાજાએ કેવલ સાંભળી છે સુખદેવજી મહારાજ બોલે છે અને પરીક્ષિત સાંભળે છે શ્રવણ કરતા ભગવાન કાનમાંથી અંદર પ્રવેશ કરે છે તમે જેની વાતો સાંભળો છો એ તમારા મનમાં આવે છે તમે એકાગ્ર ચિત્તથી ભગવાનને સાંભળશો તો ભગવાન કાનમાંથી તમારા અંદર પ્રવેશ કરશે પરીક્ષિત રાજાને એવો અનુભવ થયો નારાયણ મારા હૃદયમાં છે મને તક્ષક નાગની હવે બીક નથી ભગવાન મારા હૃદયમાં છે ભાગવત ની કથા માનવને નિર્ભય બનાવે છે જે ભક્તિ સતત કરે છે એને એવો અનુભવ થાય છે ભગવાન મારી સાથે જ ભગવાન મારી સાથે જ હાથમાં બસો પાંચસો રૂપિયા હોય તો કેટલાક લોકો અક્કડમાં ચાલે છે મારી પાસે રૂપિયા છે મને વાંધો આવે એમ નથી લક્ષ્મી હાથમાં હોય તો માનવ પોતાને સુખી સમજે છે નિર્ભય માને છે લક્ષ્મી પતિ જેના હાથમાં છે જગતના માલિક લક્ષ્મી પતિ મારી સાથે છે ભગવાનના ભક્તો નિર્ભય થઈ જાય કેટલાક લોકો ભક્તિ તો કરે છે પણ ભીકર બહુ હોય છે જેને ભય લાગે એ સમજે કે મારી ભક્તિ કાચી છે મારી ભક્તિ બરાબર નથી અને તેથી મને ભય લાગે જે બરાબર ભક્તિ કરે એને એવો અનુભવ થાય છે ભગવાન મારી સાથે ભગવાન મારી સાથે એ નિર્ભય બને ભાગવત ની કથા માનવ ને નિર્ભય બનાવે ભાગવત ની કથા માનવને ભગવાનના દર્શન ની આંખ આપે છે દેહાભિમાને ગરીતે વિજ્ઞાતે પ્રત્યેક આત્મની યત્ર યત્ર મનો યાતિ તત્ર તત્ર સમાલયા લાલી મેરે લાલ કી सब जग रही समान लाली देखन मैं गई और मैं भाई हो गई लाल ગોપીઓને દર્શન કરવાની ઈચ્છા થાય ત્યારે ગોપીઓ દોડતી દોડતી યશોદાજીના ઘેર જાય બાલકૃષ્ણલાલ ને નિહાળે છે કનૈયો અતિ સુંદર છે શ્રી અંગ મેઘના જેવું શ્યામ છે આંખમાં પ્રેમ ભરેલો છે લાલાના વાળ અને નથ પણ દિવ્ય છે ગોપીઓનો પ્રેમ ધીરે ધીરે વધવા લાગે અને તે પ્રેમ જયારે વધે છે ત્યારે આવી ગોપી યશોદાજીના ઘેર દર્શન કરવા જતી નથી એને તો ઘરમાંથી જ ભગવાનના દર્શન થાય તમે જ્યાં બેઠા છો ત્યાંથી તમે ભગવાન ના દર્શન કરો કેટલાક લોકો તો એવા થયા છે કે કથામાં બેઠા બેઠા એમને આખું ઘર દેખાય તમ કથામાં છે અને ઘર દેખાય કેમ દેખાય કથામાં બેસીને ઘર દેખાય તો ગોપીને ઘરમાં બેસીને શ્રી કૃષ્ણના દર્શન થાય તો શું હશે ગોપીનો પ્રેમ વધી ગયો હવે તો ગોપીને જમનાજીના કિનારે પણ શ્રી કૃષ્ણના દર્શન થાય ઝાડમાં શ્રી કૃષ્ણ દર્શન થાય ગોપીને એવી આદત પડી ગઈ છે હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ એ જયારે કૃષ્ણ બોલે એવું લાગે કે મારા સન્મુખ શ્રી કૃષ્ણ કોઈ ને એવો અનુભવ થાય છે જમણી બાજુમાં શ્રી કૃષ્ણ ઉભા મને જુએ છે કોઈ ગોપી ને એવો અનુભવ થાય છે ડાબી બાજુમાં શ્રી અંદર બહાર ભગવાનના દર્શન કરતી ગોપી જ્યારે સ્ત્રીત્વને ભૂલી જાય ગોપીને પછી યાદ રહ્યું નહીં કોઈ પુરુષ સાથે મારું લગ્ન થયું હું કોઈની દીકરી છું કોઈની હું બેન છું ગોપી સ્ત્રીત્વને પણ જયારે ભૂલે છે ત્યારે ગોપી ને અંદર શ્રી ના દર્શન થાય કૃષ્ણોહમ પશ્યત ગતિમ લલિતા તન મારા અંદર શ્રી કૃષ્ણ જે દેહને ભૂલે છે એને દેવ દેખાય છે તમારા ભગવાનની ભક્તિમાં એવા તન્મય બનો કે યાદ જ આવે નહીં કે હું પુરુષ છું કે સ્ત્રી છું દેહ ભાવ તમે ભૂલશો તો દેવ ભાવ જાગૃત થશે તમારા અંદર તમને ભગવાનના દર્શન થશે આત્મ સ્વરૂપમાં પરમાત્માના દર્શન એને જ અપરોક્ષ દર્શન ભાગવત એ દર્શન શાસ્ત્ર છે સૃષ્ટિના આરંભમાં આદિ નારાયણ પરમાત્માએ બ્રહ્માજીના કથા સંભળાવી છે ભાગવતના મુખ્ય વક્તા તો આદિ નારાયણ પરમાત્મા છે પ્રભુએ બ્રહ્માજીને કથા સંભળાવી બ્રહ્માજીએ તે કથા નારદજી ને સંભળાવી અને નારદજીએ તે કથા વ્યાસ મહર્ષિને સંભળાવી વ્યાસ મહર્ષિએ એનો વિસ્તાર કર્યો અઢાર હજાર શ્લોકો નું ભાગવત શાસ્ત્ર બનાવ્યું વ્યાસજીએ તે કથા પરીક્ષિત ને સંભળાવી સુખદેવજીએ તે કથા પરીક્ષિત રાજાને સંભળાવી જે કથા સામાવાથી પરીક્ષિત ને પરમાત્માના દર્શન થાય જેને તમે બહુ પ્રેમથી સાંભળો છો એ તમારા મનમાં આવે છે ભગવાનને વૈષ્ણવો આંખમાંથી અને કાનમાંથી અંદર લઈ જાય ભક્તિમાં આંખ અને કાન મુખ્ય છે ગમે તેને આંખ આપશો નહીં ગમે તેવા માણસની વાતો સાંભળશો નહીં તમે જેની વાતો સાંભળશો એ તમારા મનમાં આવી જશે કેટલાક લોકોને એવી ખૂટે હોય છે બે જણ બોલતા હોય ને તો કાનને ત્યાં મોકલે છે જ્યારે ત્યાં આપણે આપણે શું બોલે સાધારણ કોઈ માનવની વાતો સાંભળવાથી શું લાભ છે ભક્તિમાં આંખ અને કાન મુખ્ય છે આંખ અને કાનને જે પવિત્ર રાખે એને જ ભગવાનનો આનંદ મળે ઘણા વૈષ્ણવો આંખમાંથી ભગવાનને અંદર લઈ જાય કેટલાક વૈષ્ણવો કાનમાંથી ને અંદર લઈ જાય ભાગવત ની કથામાં એવી દિવ્ય શક્તિ છે કથાનો મહિમા કોણ વર્ણન કરી શકે ભાગવત ની કથા જીવન મરણ ને મંગલમય બનાવે કેવી રીતે જીવવું એ ભાગવત માં લખ્યું છે અને મરવું કેવી રીતે એ પણ ભાગવત માં લખ્યું મરણ ને મંગલમય કરે છે એવી દિવ્ય કથા છે કથાનો મહિમા કોણ વર્ણન અનેક પુરાણોમાં મહાત્મ્યની કથા આવી છે વ્યાસ નારાયણની એવી આજ્ઞા છે વક્તા પદ્મ પુરાણ અંતર્ગત મહાત્મ્યની કથા કરે અને તેથી હવે પદ્મ પુરાણ અંતર્ગત મહાત્મ્યનો આરંભ થાય છે શ્રી કૃષ્ણ વયમ કથાના આરંભમાં શ્રી કૃષ્ણને વંદન વંદન એ દર્શન પછી થાય જેને ભગવાનના દર્શન થતા નથી એ વંદન કોને કરે મનથી ભગવાનના દર્શન કરો જેને ભગવાનના ચરણ બરાબર દેખાય એ જ વંદન કરી શકે તમે કોઈ પણ કાર્યનો આરંભ કરો એના પહેલા તમારા ભગવાનના દર્શન કરી ભગવાનના ચરણમાં ભાવપૂર્વક વંદન જે ભગવાનને વંદન કરે છે એ જીવને ભગવાન શક્તિ આપે જે પ્રેમથી ભાવપૂર્વક ભગવાનને વંદન કરે એ જીવને ભગવાન બુદ્ધિ આપે ભગવાનની શક્તિ અને ભગવાનની બુદ્ધિ મેળવીને કામ કરે તો કોઈ દિવસ હાર થાય માનવ સુખી થાય છે એનું એ જ કારણ છે ભગવાનની શક્તિ મેળવીને કામ કરતો નથી ભગવાનની શક્તિ મેળવીને કામ કરે તો એની હાર થાય પ્રભુની શક્તિ મેળવવાનું સરળ સાધન એ છે મનથી દર્શન કરો મનથી ભગવાનના ચરણમાં વંદન કરો માનવની શક્તિ અને બુદ્ધિ અલ્પ છે અલ્પ શક્તિ અલ્પ બુદ્ધિ હોવાથી માનવની હાર પોતાના બુદ્ધિમાં વિશ્વાસ રાખે છે હું તો બધું ભણ્યો છું મને બધું આવડે છે હું સમજુ છું ભગવાનને ભૂલે અને પોતાના જ્ઞાનમાં બુદ્ધિમાં વિશ્વાસ રાખે એની હાર થાય ભગવાનની શક્તિ મેળવીને કામ કરો પ્રથમ ભગવાનના ચરણમાં વંદન કરે તમે જયારે બહાર જાઓ છો ત્યારે શું કરો ભાગવત ની કથા સાંભળ્યા પછી એવો નિયમ લો બહાર જાઓ ત્યારે તમારા ભગવાનને વંદન કરી દેજો ભગવાનને વંદન કરીને કહેજો તમારું કામ કરવા માટે ઉભા ધન ભોગ નું સાધન નથી ધન ભક્તિ નું સાધન પ્રવૃત્તિ પરમાત્માના માટે પૈસા માટે પ્રવૃત્તિ કરો પ્રવૃત્તિ નું લક્ષ્ય પરમાત્મા રાખો માનવ પાસે ધન હોય તો એ બરાબર ભગવાનની ભક્તિ કરી શકે પૈસો ભક્તિનું સાધન મારે સુંદર ગુલાબના ફૂલ લાવવા છે ભગવાનનો હિંડોળો કરવો છે મારે ભગવાનનો સુંદર શૃંગાર કરવો છે પૈસો ન હોય તો ભક્તિ કેવી રીતે થઈ શકે બહાર જાઓ ત્યારે ભગવાન ને કહીને જાઓ વંદન કરીને જાઓ હું તમારું કામ કરવા માટે તમે પ્રવૃત્તિ કરો ને તે પ્રવૃત્તિ કરતા કરતા ભગવાનને યાદ કરો ભૂલશો નહીં કોઈ પણ કામ કરો ત્યારે મનથી ભગવાનનું સ્મરણ કરો તમે બહારથી જયારે ઘરમાં આવો ને ત્યારે પ્રથમ તમારા ભગવાનના દર્શન કરો અને ભગવાનને વંદન કરીને કહેજો આ દાસ તમારી સેવામાં આવ્યો શું ઘરમાં આવી ગયો જયારે બહાર જાઓ ત્યારે ભગવાનને નહીં જાઓ ઘરમાં આવો ત્યારે પ્રથમ ભગવાનના દર્શન કરો ભગવાનને વંદન તમે બહારથી ઘરમાં આવો છો ત્યારે શું કરો છો કેટલાક લોકો એવા હોય છે બહાર થી ઘરમાં આવે ત્યારે પત્નીના દર્શન કરવાની એમને બહુ ઈચ્છા થઈ ઘરમાં પત્ની ન દેખાય તો અકળાય છે બાળકોને પૂછે છે તારી માં ક્યાં ગઈ છે માં ક્યાં જવાની હતી ગઈ હશે આવશે બહારથી ઘરમાં આવો તો પ્રથમ ભગવાનના દર્શન ભગવાનને કહેજો કે હું આવ્યો તમે આટલું કરશો તોય જીવન સુધરશે કોઈ પણ કામ કરો એ ભગવાનને કહીને કરો કોઈ પણ કામ કરો તે ભગવાનને વંદન કરીને કરો શ્રી કૃષ્ણાય વયમ સુંદર સિંહાસનમાં શ્રી રાધા કૃષ્ણ વિરાજ હજારો વર્ષ વહી ગયા છે વૃંદાવનમાં કોઈ દિવસ રાધા કૃષ્ણ મોટા થતા જ નથી શ્રી રાધાજી પાંચ છ વર્ષના જ રહે છે અને શ્રી કૃષ્ણ સાત આઠ વર્ષના વૃંદાવનની એવી દિવ્ય લીલા છે કોઈ દિવસ ભગવાન ત્યાં મોટા થતા જ નથી શ્રી રાધાજી મોટા થતા જ નથી સુંદર સિંહાસનમાં રાધા કૃષ્ણ પ્રથમ રાધાજીના ચરણમાં વંદન કરો પછી ભગવાનને વંદન શ્રી રાધાજીની કૃપા વિના જીવ પરમાત્માના સન્મુખ જઈ શકે નહીં શ્રી રાધાજી જેના માટે ભલામણ કરે શ્રી રાધાજી જેના માટે સિફારસ કરે છે એ જીવ પરમાત્માના સન્મુખ જઈ શકે આ જીવને ભગવાનના સન્મુખ જતા ભય લાગે છે મેં પાપ કર્યું છે મને મારશે મને સજા કરશે પાપની જ બીક હોય પર્વત પર છે પ્રથમ રાધાજીના ચરણમાં ભાગવતમાં કોઈ કોઈ ક્રોધ કરે છે કોઈ ઠેકાણે એવું લખ્યું નથી કે શ્રી રાધાજીને ક્રોધ આવે રાધાજીને કોઈ જોશ ક્રોધ આવ્યો નથી રાધાજી દયાની મૂર્તિ છે પ્રેમની મૂર્તિ છે એમને બધાની દયા ભગવાન તો ક્રોધ કરે છે ભગવાન ક્રોધ ક્યારે કરે છે ભગવાન માનવને વધારે ભક્તિ કરવા માટે સંપત્તિ આપે છે એને ઘરમાં કોઈ ચિંતા ન હોય ને તો એ મારી ભક્તિ બહુ કરશે વધારે ભક્તિ કરવા માટે ભગવાન અનુકૂળતા કરી દે અનુકૂળ પરિસ્થિતિમાં એ વધારે પરોપકાર કરશે અનુકૂળ પરિસ્થિતિમાં વધારે ભક્તિ કરશે આ જીવ એવો દુષ્ટ છે અનુકૂળ પરિસ્થિતિમાં વધારે ભક્તિ કરતો નથી અતિ સુખ ભોગવે જે મર્યાદા છોડીને અતિ સુખ ભોગવે ત્યારે ભગવાનને ક્રોધ આવે હવે દયા નહીં કરું હવે સજા કરી હવે દયા કરવા લાયક નથી ભગવાનને ક્રોધ આવે છે ભગવાન સજા કરે છે શ્રી રાધાજીને કોઈ દિવસ ક્રોધ આવ્યો નથી રાધાજી કોઈ દિવસ ઊંચા સ્વરથી બોલ્યા જ નથી રાધાજી ને બધાની દયા જાય ભગવાન જયારે જીવ ઉપર ક્રોધ કરે છે સજા કરવા તૈયાર થાય છે ત્યારે શ્રી રાધાજી સમજાવે છે સજા ન કરો દયા ભગવાન આવેશમાં બોલે છે આ જીવ દુષ્ટ છે આ સુધી મેં બહુ દયા કરી આ દયા કરવા લાયક નથી હવે દયા નહીં કરું હવે સજા કરું ભગવાન જયારે આવેશમાં આવું બોલે ત્યારે રાધાજી ભગવાનને સમજાવે છે જીવ દુષ્ટ છે નાલાયક છે પણ લાયક બાપનો જ નાલાયક દીકરો છે દીકરો તો તમારો છે તમે જ બોલ્યા છો મમય વામશો જીવ લોકે જીવભૂત સનાતના તમે લાયક છો જીવ દુષ્ટ છે જીવ દુષ્ટતા છોડતો નથી તો તમે દયા કેમ છોડો જગત ભગવાનના આધીન છે અને ભગવાન શ્રી રાધાજીના આધીન છે જગતનો આધાર ભગવાન છે અને ભગવાન નો આધાર શ્રી રાધાજી જગતને આનંદ શ્રી કૃષ્ણ આપે છે જયારે મન શ્રી કૃષ્ણને સ્પર્શ કરે ત્યારે આનંદ મળે છે ઈચ્છીયતે સેવ્યતે ઇતિવા શ્રી શ્રી શબ્દનો અર્થ શ્રી રાધા ભગવાનની આહ્લાદિકા શક્તિ જીવને શ્રી કૃષ્ણનો વિયોગ થયો છે શ્રી કૃષ્ણ થી વિખૂટા પડેલા જીવોનો શ્રી કૃષ્ણ સાથે સંયોગ સિદ્ધ કરાવનાર શ્રી કૃષ્ણની આહ્લાદિકા શક્તિ કૃપા શક્તિ એ શ્રી રાધા રાધાજી ને બધાની દયા આવે કોઈ દિવસ ક્રોધ આવ્યો નથી રાધાજીના ધામમાં કોઈ રાક્ષસ આવી શકે નહીં શ્રી કૃષ્ણ જ્યાં વિરાજે ત્યાં રાક્ષસો જાય છે શ્રી રાધાજી બરસાનામાં વિરાજે ત્યાં કોઈ દિવસ રાક્ષસ આવે એક વાર શ્રી રાધાજીના ધામમાં કંસ ગયો રાધાજીના સન્મુખ ગયો શ્રી રાધાજીની નજર પડી એના હૃદયનું પ્રકૃતિનું પરિવર્તન એનું હૃદય પીગળ્યું શ્રી કૃષ્ણ તો ને મારે છે શ્રી કૃષ્ણ ક્રોધ કરે છે ભગવાન કોઈ પણ રાક્ષસ ને મારે છે ત્યારે રાધાજી સાથે નથી એકલા શ્રી કૃષ્ણ રાક્ષસો ને મારે શ્રી રાધાજીની નજર પડે કે રાક્ષસના નું સ્વભાવનું પરિવર્તન થાય કોઈ પણ રાક્ષસ રાધાજીના સન્મુખ જાય રાધાજીની નજર પડે શ્રીજી નો એ દાસ બની ને એવું થયું કે હું એમની સેવા કરું કંસ રાધાજીના માં ગયો હતો પછી કંસ ગભરાયો આ કન્યામાં એક એવી કઈ શક્તિ છે એની નજર પડે તો બધાને ગુલામ જ બનાવી દે શ્રી રાધાજીની નજર પડવાની જરૂર છે રાધાજી મોટા થતા જ નથી પાંચ છ વર્ષના જ રહે છે कंस राजाए बना राक्षसों ने घरेलू गोकुल में जाना वृंदावन में जाना कभी बरसाने में जाना नहीं वहां एक ऐसी कन्या है उसकी नजर पड़ने से जीव उसका दास बन શ્રી રાધાજી આહ્લાદિકા શક્તિ છે ભગવાનને પણ આનંદ આપે છે વૈષ્ણવો તેથી પ્રથમ શ્રી રાધાજીના ચરણમાં વંદન તમે વૃંદાવનમાં ગયા છો વૃંદાવનના બધા સાધુ સંતો શ્રી રાધે શ્રી રાધે શ્રી રાધે મારા માટે થોડી ભલામણ કરો મારી થોડી સિફારસ કરો હું ભગવાન ને મારું થોડું શું બતાવું મેં બહુ પાપ કર્યું રાધાજી જીવનો બ્રહ્મ સંબંધ કરાવે છે રાધાજીને બધાની દયા જ આવે છે વ્યવહારમાં પણ એવું દેખાય છે છોકરો બહુ નાલાયક હોય તો બાપ એને ઘરમાંથી કાઢી મૂકે તારું મોડું જોવું નથી જાય ગમે તેવો દીકરો હોય એ બાર વાગે ઘરમાં આવે એને કરેલા પાપના માટે થોડો પશ્ચાતાપ થાય એના આંખમાં બે આંસુ આવી એ માન આગળ હાથ છોડીને ઊભો રહે પછી તો માં બધું ભૂલી જાય પછી માને બાળકનો કોઈ દોષ દેખાતો જ નથી એક સાધારણ માતામાં પણ એવી દયા હોય છે શ્રી રાધાજી તો જગત જગત શ્રી રાધાજી આ શક્તિ છે શ્રી રાધાજી માંથી જ બધી શક્તિઓ ઉત્પન્ન થઈ માયા પણ શ્રી રાધાજી માંથી જ ઉત્પન્ન થઈ અને તેથી તો નો એવો અનુભવ છે માયા સંસારી ગ્રહસ્થને જ ત્રાસ આપે છે એવું નથી માયા કોઈ કોઈ વખત સાધુ સંતોને પણ માયા કોઈને છોડતી નથી માયા પૂરક બનાવે છે માયા રડાવે છે સંતોનો એવો અનુભવ છે જ્યારે માયા ત્રાસ આપે ત્યારે સંતો શ્રી રાધે શ્રી રાધે શ્રી રાધે શ્રી રાધે શ્રી રાધે પ્રેમથી રાધાજી નું સ્મરણ કરે જ્યાં રાધાજીનું પ્રેમ છે સ્મરણ કરે શ્રી રાધાજી કૃપા કરે એમને જલ્દી દયા પ્રથમ શ્રી રાધાજી ના ચરણમાં શ્રી કૃષ્ણાય વયમ નુમા પછી શ્રી કૃષ્ણના ચરણમાં વંદન કરે છે તમે કોઈ પણ કાર્ય કરો ત્યારે તમારા ભગવાનના દર્શન કરો વંદન કરીને કરશો તમારી કોઈ દિવસ હાર થશે જે ભગવાનને ભાવપૂર્વક વંદન કરે એને ભગવાન એવી દિવ્ય શક્તિ એવી બુદ્ધિ આપે છે એનો વ્યવહાર પણ સુખમય થાય જે વ્યવહારમાં ભગવાનને ભૂલી જાય એ દુઃખી થાય આરંભમાં શ્રી કૃષ્ણ ચરણમાં વંદન કરે છે પછી ભાગવતના પ્રધાન વક્તા શ્રી સુખદેવજી મહારાજ યમ પ્રમરજંતમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહામ પુત્રેતિ તન્મયતયા કરવો વિનેરુહ તમ સર્વભૂત હૃદય મુનિમાનતોસ્મી વ્યાસ મહર્ષિ આદિ નારાયણ પરમાત્માનું સ્વરૂપ છે ભગવાન નારાયણ ના સ્વરૂપે પ્રગટ થયા છે ભગવાન નો ધ્યાનાવતાર એ જ વ્યાજ જીવને મારા સ્વરૂપ નું જ્ઞાન થાય અને તેથી ભગવાન નારાયણ વ્યાસ મહર્ષિ ના સ્વરૂપે પ્રગટ થયા ભગવાન શંકર સુખદેવજી ના સ્વરૂપે પ્રગટ થયા શિવ મુક્તિ આપે છે શિવ જગત ગુરુ છે સુખદેવજી મહારાજ શિવ સ્વરૂપ વ્યાસ મહર્ષિએ વૃદ્ધાવસ્થામાં ભાગવતની રચના હજારો વર્ષો સુધી ગંગા કિનારે બેસીને ધ્યાન કર્યું છે હજારો વર્ષો સુધી તપશ્ચર્યા કરી છે બુદ્ધિનો પરિપાક જ્ઞાનનો પરિપાક ભક્તિનો પરિપાક અવસ્થા નો પરિપાક થયા પછી વૃદ્ધાવસ્થામાં ભાગવતની રચના કરી વ્યાસ નારાયણ નો છેલ્લો ગ્રંથ ભાગવત ની રચના કર્યા પછી વ્યાજીએ કલમ મૂકી દીધી મારે હવે કઈ બોલવું નથી અને હવે કઈ લખવું પણ નથી મને જે મળ્યું હતું જરા પણ સંકોચ રાખ્યા વિના મેં જગતને આપી દીધું છે વ્યાસ મહર્ષિને હજારો વર્ષો સુધી દુઃખ સહન કરીને તપશ્ચર્યા કરતા જે કઈ મળ્યું હતું તે કૃપા કરીને આપણને આપી વ્યાસજીનો આ છેલ્લો ગ્રંથ છે ની રચના કયા પછી વ્યાસજીને થોડી ચિંતા થઈ મારા ભાગવતની કથા કોણ કરશે વ્યાસાશ્રમમાં ઘણા ઋષિઓ વ્યાસજીના શિષ્ય થઈને વિરાજે વ્યાસનારાયણ જગત ગુરુ છે વ્યાસો વ્યાસોચ્છિષ્ટમ જગત સર્વ બધા સાધુ સંતો એવું કે છે અમે વ્યાજજી નું એઠું કહીએ વ્યાસજી મહારાજ જે બોલ્યા છે તે જ અમે બોલીએ જગત ગુરુ વ્યાસ નારાયણ છે વ્યાસજી જે બોલે છે એ જ સંતો બોલે છે ભાગવત ની રચના કરી છે ને થોડી ચિંતા થઈ મારા ભાગવત ની કથા કોણ કરશે મોટા મોટા ઋષિઓ એમના શિષ્ય હતા કોઈને ઋગ્વેદ આપે કોઈને યજુર્વેદ આપે કોઈને મહાભારત આપે કોઈને પદ્મ પુરાણ આપે ભાગવત કોઈને આપે મારું સર્વસ્વ છે આજ મારું ધન છે બહુ પ્રયત્ન કર્યા પછી મને મળ્યું છે ભાગવત આપવાની ઈચ્છા થતી ભાગવત પ્રેમ શાસ્ત્ર જે પરમાત્મા સાથે જ પ્રેમ કરે છે એ જ ભાગવત ની કથા બરાબર જીતે છે કોઈને આપતા નથી ભાગવત આપવાની ઈચ્છા થતી નથી મારા ભાગવત કથા કોણ કરશે વ્યાસજીને તે સમયે ભગવાન શંકર યાદ શિવ સ્મરણ થયું છે ભગવાન શંકર કૃપા કરીને આ કથા કરે તો અનેક જીવોનું કલ્યાણ થશે શ્રી કૃષ્ણ એ જ નું ધન છે શિવ સ્મશાનમાં વિરાજે સર્વનો ત્યાગ કરે આનંદમય શિવ છે એનું કારણ એ છે શ્રી કૃષ્ણ એ જ શિવજીનું ધન છે શ્રી કૃષ્ણને હૃદયમાં રાખે છે પરમાત્મા સાથે જ પ્રેમ કરે છે ઘણા ભાગે શંકર ભગવાન ગામના બહાર વિરાજે છે શંકર ભગવાનનો એવો સ્વભાવ છે જગતને જેની બહુ જરૂર હોય શિવજી મહારાજ એનો ત્યાગ કરે જગતને જેની જરૂર નથી એને શિવજી અપનાવે છે ઘરમાં એક જ ગુલાબ નું ફૂલ હોય અને ઘરમાં દેવ અનેક હોય તો મનમાં શંકા થાય છે ગણપતિને અર્પણ કરું કે ગુલાબ નું ફૂલ તો એક છે શંકર ભગવાન કે છે મને ગુલાબ ને ચંપાના ફૂલ ગમતા જ નથી મને તો ધંધુરાના ફૂલ બહુ ગમે ગુલાબના માટે કોઈ ઝઘડો કરે પણ સંતોરાના માટે કોઈ ઝઘડો કરે જગત જેનો ત્યાગ કરે શિવ સ્વરૂપ કેવું દિવ્ય છે શિવ પાર્વતીજી થી પણ દૂર બેસે તો બધા દેવોએ બહુ આગ્રહ કર્યો અતિ આગ્રહ કર્યો તેથી શિવજી મહારાજ લગ્ન કરવા ગયા ગ્રંથોમાં તો એવું લખ્યું છે શંકર ભગવાન લગ્ન કરવા ગયા એના પહેલા કામદેવને બાળીને ભસ્મ કર્યું કામનો વિનાશ કરીને પછી લગ્ન કરવા ગયા પાર્વતીજી સાથે લગ્ન થયું અને લગ્ન થયા પછી શંકર ભગવાન માતા પાર્વતીજી ને રામ કથા કૃષ્ણ કથા સંભળાવે છે અને શિવજી એ પાર્વતી માતા ને કહ્યું દેવી એક બાજુમાં બેઠા બેઠા તું રામ રામ કર આ બાજુ રામ રામ શંકર પાર્વતી સાથે બેઠા છે એવા દર્શન જલ્દી નહીં થાય લક્ષ્મીનારાયણ સાથે જ વિરાય સીતારામજી સાથે વિરાય રાધા કૃષ્ણ સાથે વિરાજે શિવ મંદિરમાં પ્રાય માતા પાર્વતીજી એક બાજુમાં હોય છે શિવ એ સર્વનો ત્યાગ કરે છે એ પ્રકૃતિથી દૂર રહે છે એ પરમાત્મા સાથે જ શ્રી કૃષ્ણ એ જ નું ધન છે વ્યાસ મહર્ષિને ભગવાન શંકર યાદ આવે અને વ્યાસજી એવો વિચાર કર્યો શંકર ભગવાન કથા કરે તો સારું અનેક જીવોનું કલ્યાણ થશે શંકર ભગવાનના અવતાર વધારે થતા નથી જગતમાં ગડબડ થાય અશાંતિ થાય તો વિષ્ણુ ભગવાનના અવતારો થાય અવતારાન રહી વિષ્ણુ ભગવાનના એક એક અવતાર ની કથા આવે છે શિવજી મહારાજ જગતમાં આવતા જ નથી એમને અવતાર લેવાની ઈચ્છા જ થતી નથી જગત થી અલગ રહે છે સંસારમાં કોણ જાય કોલસાની ખાંડમાં જે ઉતરે ને એને કોલસાના ડાગા લાગવાના શિવ સંસારથી પાર્વતીજી થી પણ દૂર બેસે છે એ પરમાત્મા સાથે જ પ્રેમ વ્યાસજીને એવી ઈચ્છા થઈ ભગવાન શંકર મારા એ પુત્ર રૂપે અવતાર ધારણ પંચાક્ષર શિવ મંત્ર નો જપ કર વૃદ્ધાવસ્થામાં ભાગવત ની રચના કર્યા પછી મનમાં પુત્રેશણા જાગી છે શંકર ભગવાન મારા પુત્ર થાય જવાનીમાં કોઈ દિવસ એમને એવી ઈચ્છા થઈ નહીં કે મને છોકરો થાય વૃદ્ધાવસ્થામાં ભાગવતની રચના કર્યા પછી એવો ભાવ જાગ્યો ભગવાન શંકર મહારાજે પુત્ર રૂપે પંચાક્ષર શિવ મંત્રનો વ્યાસ જે જપ કરે છે વ્યાસ પત્નીનું નામ ગ્રંથોમાં આવે છે અરણી દેવી કોઈ કોઈ ગ્રંથમાં વ્યાસ પત્ની નું નામ આવે છે વાટિકા દેવી વ્યાસજી અરણી દેવી સાથે પંચાક્ષર શિવ મંત્ર નો જપ એકવાર શંકર ભગવાન વ્યાસાશ્રમમાં પ્રગટ થયા છે મારું ધ્યાન કરે છે મારા નામનો સતત જપ કરે વ્યાસાશ્રમમાં શિવજી પધાર્યા છે વ્યાસજીને આનંદ થયો ભગવાન શંકરની પૂજા કરી શિવજીએ પૂછ્યું છે શું ઈચ્છા છે મારું ધ્યાન સતત કેમ કરો છો કે મારા જે ઈચ્છા છે મારા ભાગવત ની કથા કરવા માટે મારા ઘેર પુત્ર રૂપે તમે અવતારના તમે મારા પુત્ર બનો શિવજીએ સ્મિત હાસ્ય કર્યું સંસારમાં કોણ જાય સંસાર તો કોલસાની ખાણ છે કોલસાની ખાણમાં કોઈ આવે અને બહુ ડાપણની વાતો કરે કે હું બહુ ડાળું છું બુદ્ધિમાન છું મને કોલસા નહીં લાગે ખોટી વાત છે મારે સંસાર માયા માયામય છે સંસાર માયા પછી માયા વળગે છે શિવ માયા રહિત શુદ્ધ બ્રહ્મ છે વ્યાસજીએ કહ્યું કે મહારાજ તમને માયા શું વળગવાની તમારા માથે તો ગંગાજી છે જે ધ્યાન ગંગાને માથે રાખે એને માયા કેવી રીતે સ્પર્શ કરી છે મહારાજ તમને જે સમાધિમાં આનંદ મળે છે એ આનંદ બીજાને પણ એકલો ખાય સારું ન કહેવાય એકલો ખાય તો એકલ પેટો કહેવાય તમને જે મળ્યું છે તે તમે જે આનંદ ઈશ્વરથી અલગ થયો છે એ જીવ ફરીથી ભગવાનના ચરણે તમે કથા કરશો અનેક જીવોનું કલ્યાણ થશે વ્યાસજીએ બહુ આગ્રહ કર્યો શિવજીને તૈયાર વ્યાસ પત્ની અરણી દેવીના સામુ જોયું કેવલ જોવાથી જ ગર્વ પછી તેજ આપે અરણી દેવીના પેટમાં ગર્ભ રહે સુખદેવજી માના પેટમાં નારાયણ નું સતત ધ્યાન મારા પેટમાં રહે છે વ્યાસજીએ કહ્યું કે તારી વ્યાસજી સમજાવે છે બેટા હું તને આશીર્વાદ આપું તને માયા નહીં વળે ત્યારે સુખદેવજી એ કહ્યું છે ધણી શ્રી કૃષ્ણ માયાના પતિ છે તેથી ભગવાનનું નામ માધવરાય છે ભગવાન બધી લીલા કરે છે કોઈ દિવસ ભગવાન માયાના આધીન થતા નથી માયા ભગવાનની ઈચ્છા અનુસાર કામ કરે જીવ જગતમાં આવે છે ત્યારે માયાનો તાજ બની જાય તેથી માયા એને રડવે છે ભગવાન કોઈ દિવસ માયા શ્રી ની પ્રાર્થના કરી છે શ્રી કૃષ્ણ માના પેટમાં વિરાજેલા ને વરદાન આપે છે કોઈ દિવસ માયા નો સ્પર્શ થશે માયા કોઈ દિવસ તારા મનમાં આવશે wasn't થી આપની જગ્યા પર બેસી પાપથી દૂર ન જાય માં બાકી છે સંસારનો બધો સંબંધ વાસનાથી બને વાસના જીવને પાપ બનાવી જીવ થાય છે વાસનાથી જીવ પુત્ર થાય છે પિતા સાથે સંબંધ અને બેઠો થાય ઘરમાં બાબો આવે છે વર્ષોમાં મેં ગમન કર્યું ભાવ પહોંચી ગયો કોઈને શાંતિ નથી એવા સીધા જ્યાં આશ્ચર્ય huge